કરી આપે તમે મન ક્યાં આગળ લખાવડાયું હતું હું વધારે નજીક બેઠો છું એટલે મારો નંબર લાગે બેઠો એટલે કે હું વધારે નજીક છું તમારાથી વધારે નજીક બેઠો છું એટલે મારો નંબર પહેલો પછી બીજું પ્રશ્ન પર ન કહો ને પેલા પ્રશ્ન હોય તો લંગડો માણસ પાર ઉપર ચડી શકે પ્રભુની કૃપા હોય તો પ્રભુ નો ભય હોતી ના ચડાય પ્રભુ જાતે ના ચડી શકે ભગવાન જાતે ના કૃષ્ણ ભગવાન તો લગડા થયો ચડી શકે નહીં આ હું જ લગડો છું ના ચડાય ભાઈ પ્રભુ શું કરાવવાના છે તો પોતે પોતાની મેળે થાય તો થઈ જશે સેલ્ફ થઈ જાય તમે સેલ્ફ ક્યાં છો અંધેર છે રાજા ક્યાં કોણ રાજા અને કોણ પ્રજા બધું ઊંધું છે એને કોન્સ્ટિટ્યુશન માં લાવવું પડે બંધારણ કર્યું છે હોમ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બંધારણ મને કરી છે તમે કર્યું છે ને સિવાય થાય કોઈ ઘરે કોન્સ્ટિટ્યુશન એટલે ભગવાન આપના પછી ઘેર નહીં ભગવાન ક્યાં પોતે લંગડા ચડાય નહીં કૃષ્ણ ભગવાન આમ કઈ ગયા હતા ને તીર મારી ચડાય ભગવાન કોને કહ્યા છે જે જ્ઞાની પુરુષ છે ને તે ચડી જાય જ્ઞાની પુરુષ લંગડા ના ચડે અને પેલા ચડાય કૃપા કૃપા પછી બીજું કઈ પૂછવાનું છે જળબંધુ શરીર પુરુષાર્થ ધર્મ પાલન સાધન ભરી પ્રભુ સમીપ લઈ જાય છે એક પ્રભુના અંશ ને પરમ તત્વ તરફ લઈ જશે શરીર નું પ્રભુ પ્રાપ્તિ માં સાધન ટીકુન હા મનુષ્ય છે એનું બહુ જ મહત્વ છે પણ શરીર તો આવું અનંત અવતાર મળ્યું તો કોન્સ્ટિટ્યુશન કહ્યું નહીં એટલે બધું યુઝલેસ કહ્યું કોન્સ્ટિટ્યુશન કેવું થયું વાઇઝ શું લાગે છે નહીં કરવો જોઈએ તમારે એ તો શોધી રહ્યો છું એ તો શોધી રહ્યો છું એ તો શોધી રહ્યો છું શરીર તો બહુ હેલ્પિંગ છે મનુષ્ય બોડી બહુ હેલ્પિંગ છે પણ જો શાસન બલી આવે અને કોન્સ્ટિટ્યુશન પોતાના કાબુમાં આવે તો શરીર ની નિંદા કરી લાગે છે કે એ તો સાધન જો તરીકે સમાજનો રહ્યો આપણે સાધન નિંદા કરી છે માટે કહ્યું છે આપનારા શરીરમાં ઓછું મહત્વ આપતું છે પણ શરીર તેને લઈ જવાનું સાધન તરીકે મહત્વનું છે સચ્ચિદાનંદ નો ખરો અર્થ શું તે અવસ્થાની શું હોય જોઈ લો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ હા સચ્ચિદાનંદ મુક્ત પડે મુક્ત શું કહ્યું હાસ્ય વિધાઉટ એની ટેન્શન ઘણા માણસો ઘણા સંજોગમાં કરી શકે પણ નથી હોતા શું કહે ઘણા લોકો ઘણા સંજોગોમાં કરી શકે છે પણ તેઓ જ્ઞાની નથી હોતા કોઈક વિરલ જ સાચા સચિદાન વાળા હોય છે સાચા સચિદાન વાળા તો કોક વર્લ્ડ માં એકાદ હોય બે બે હોય જો અજોડ હોય અજોડ જોડી ના હોય એટલે મુક્ત હાસ્ય એ સિવાય બીજી બધી બહુ ચીજો હોય હરેક પ્રકારની ચીજ તમે માગો એ ભલે તમે જે માગો ને એ બધી મળે એટલે આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો શું કે છે એટલે આગળ

કશું જ તો ત્યાં સુધી નદરીને આ પ્યોર છે અત્યારે અશુદ્ધ છે એટલે ભટકે છે હજી તમારી ઓફિસ માં શું તે આવે એનાથી પણ આગળ જાય હા ટેબલ ખુરશી એવું દેખે ટેબલ કેવું છે તે બધું જોઈને પછી પાછું આવે જો સંસ્કૃત છે સચિત આનંદ ચિત્ત આનંદ સમજે પણ સત્ય શબ્દ છે એ જ વિચિત્ર છે કે એનો એનો સ્પર્શ કારણ કે સત અગેન રિલેટિવ ટર્મ થઈ ગયા તમારા માટે જે સત હોય છે મારા માટે અન્ય પણ હોય છે સત શબ્દ અવિનાશી આ જગત નું સત્ય નહીં આ જગત નું સત્ય અવિનાશી સત્ય છે આ જગત નું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત એ અવિનાશી છે સનાતન છે સનાતન ચિત્ત ચિત્ત એટલે જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જેવું કરે ને ચિત્ત કહેવાય એ પ્યોર જ્ઞાન પ્યોર દર્શન અને સનાતન એનું ફળ છે તે આનંદ એનું ફળ રિઝલ્ટ આનંદ અશુદ્ધ ચિત્ત એનું રિઝલ્ટ જાતા વેદ ની અજાતા વેદ ની સુખ અને કલ્પિત કલ્પિત સુખ ને કલ્પિત દુઃખ તો સાચું સુખ એક ત્રણ વાર જોયું ના હોય સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો જ અનુભવમાં આવે સનાતન હોય તો જ એટલે તો પેલા અવિનાશી અને આ જે સત્ય છે વ્યવહારમાં એ વિનાશ છે શું નામ છે આપનું હરિકિશન હરિકિશન સાચી વાત છે લેબલ લગાવેલું છે ઓળખાય કરીને રિલેટિવ ટુ એટલે અસત્ય કોઈ પણ વસ્તુ રિલેટિવ ટુ એ અસત્ય કહેવાય અને રિયલ એ ધન રિયલ સનાતન અને કોઈ પણ વસ્તુ રિલેટિવ ટુ સમજાયું આ બધું રિલેટિવ ટુ છે ને રિલેશન રિલેશન માં નથી જો રિયલ સત્ય રિલેટિવ શું છે તમારું સત્ય જુદું હોય પેલા બનું સત્ય જુદું દરેક નો સત્ય જુદા જુદા હોય અને સત્ય બધાને એક જ હોય બીજું કઈ પૂછવું છે શબ્દો તમે વાપર્યા છતાં સાચું નથી સત્ય બીજો કોઈ છે જ નહીં સત એટલે અવિનાશી કોઈ પણ વસ્તુ અવિનાશી હોય એને સત કહેવાય એનો બીજો કોઈ અર્થ જ નથી આ માં સપનું સાચવત નથી એક અનુભૂતિ છે એક અનુભૂતિ છે વર્ણન થી કે વાતચીત થી કે બુદ્ધિ થી સમજાય વસ્તુ નથી પ્રશ્ન બની શકે અનુભવ છે આવતો હેન્ડલ ચિંતા મુક્ત થઈ ગયા ચિંતા મુક્ત શા માટે કરવાનું તું શીખી થઈ અને તું ડાક્ટર થઈને લોકોને શાંતિ આપી છે વાજબી પૈસા લઈને એ લોકોને કેમ સુખ મળે એવી તારી ઈચ્છા રહે લોકો સુખ આપવાની ઈચ્છા રહે તને શું ઈચ્છા છે સાહેબ છે ઊંચા તમારે કે નિવેડો લાવવો છે કે આવું નવું શકે મોક્ષે જવાની ચિઠ્ઠી પાડી આવ્યું મોક્ષે જવાની ચિઠ્ઠી પાડી આવ્યું કે આપડે દેવગતિ જરૂર છે દેવું દેવગતિ જે ભગવાન કરશે એ ખરું જે ભગવાન કરશે એ ખરું ભગવાન જે કરશે એ ખરું ભગવાન આ ચોર કે ચોરે એવું કહેતો હતો હા મને ચોર મળ્યો ને એ સૂર્ય શું વાપરું છું પણ ભગવાન કરાવડાવો આપી આપશે ભગવાન ચોરી કરાવતા એટલે માણસ નું કર્તવ્ય છે એ માણસ નું કર્તવ્ય તો છે ચોરી ભગવાન જો કરાવતો હોય તો પછી આપણે ધ્યાન ના હોય અને ભગવાન નથી કરાવતા માટે પોતાની જોખમદારી ચોરી કરે પોતાની રિસ્પોન્સિબિલિટી ચોરી કરે એનું ફોર્મલ છે દાન આપશે તો તેનું ફોર્મલ છે સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય દુઃખ આપો જે જોઈતું હોય આપવું શાંતિ એવું તો કરવું છે ને હા એ કરી આપીશું છે નહીં એનું નામ ઓળખવાનું સાધન છે જેમ આ દુકાનો હોય એ દુકાન નું એક જ નામ હોય બધા જુદા જુદા હોય એ દુકાન ઓળખવાનું સાધન છે તે લોકો કોઈ દુકાનમાં પોતાની દુકાન ઉપર બાર બાર ધંધલ તો આપડે એના પેટને કઈ ધંધલ ટેન્ડર થઈ આવે આમ ગુલાબચંદ છે ને મારું નામ ગુરુજી વગર કોણ બતાડે પણ ગુરુજી વગર ગુરુજી બધા બહુ છે તો ગુરુજી માની બેઠા મારે કેવી રીતે જાણવું કે સાચા ગુરુજી મારા માટે કોણ તો કે મારે કેવી રીતે જાણવું કે સાચા ગુરુજી મારા માટે કોણ છે જ્યાં બુદ્ધિ ના હોય તો ઓનરશીપ ના હોય મન વચન કરવાની ઓનરશીપ ના હોય ત્યાં વરસાદ કરવા એક માલિકી માલકી ને આપડે માલકી વાળા બે વખડા મને બીજું કોઈ પણ વ્યક્તિ કહે તો મારે માની લેવું કે ગુરુજી છે એ જે મન વચન કાયાથી મુક્ત છે એવું કોઈ પણ વ્યક્તિ છે તો મારે માની લેવું કે સાચા ગુરુજી છે મને કઈ એનો કઈ માની ના આપડે જો તપાસ કરી જોઈએ તો કહેવાથી માની ના લેવાય એને કેવું જોઈએ તો મારો નિવેડો લાવો આપ જો ગુસ્સો છો તો મને આ બંધેલો છો લાવો હશે કે નહીં કોઈ નિશ્ચિત ડેફિનેટ પ્રતિતિ હશે કે નહીં આ સાચા ગુરુ છે એમ ડેફિનેશન ડેફિનેટ ચોક્કસ કોઈ એની એમ પ્રતિ ખરી ગુરુજી ગુરુ આ સાચા ગુરુ ના લક્ષણો કયા આપણે ઘણા પડીએ તો ક્ષમા ના હતો પણ સહજ ક્ષમા હોય છે આપડે મારીએ તો એક ક્ષમા હોય છે ગમે જો અપમાન કરીએ તો ક્ષમા હોય પછી સરળ હોય આપડે સાવ સોનું આપીએ તો લે નહીં જે લક્ષ્મી અને સ્ત્રીને અરે આ બધા કેટલા લક્ષણ હોય અને પાછી બુદ્ધિ ના હોય તારે બુદ્ધિ વાળા શું કામ બુદ્ધિ વાળા આપડે બુદ્ધિ વાળા ને બુદ્ધિ વાળા બહુ લડે લડે વાત બુદ્ધિ વગર નો માણસ છે આચરણમાં તો મળી જાય આપણને જરૂર છે કોઈ પણ વ્યક્તિ પણ મનથી છે કે નહીં એ ખબર પડે નું ના હોય એવા મને બાળ મળી ના મળે બીજા વર્તન ની જરૂર નથી બુદ્ધિ બાકી બુદ્ધિ ના હોય તો બહુ થઈ એ પોતે જ કે તમને બુદ્ધિ નથી તો થઈ જાય ચાલે તો કોઈ છે નહીં વર્લ્ડમાં કોઈ મૂર્ખ ના હોય મારા બુદ્ધિ નથી રહી છે બુદ્ધિ એનો અર્થ એવો થયો કે આપણે મોક્ષે જવું હોય તો બુદ્ધિ ના કમાડ વાંચી દેવા બુદ્ધિ નહીં હોય તો બુદ્ધિ નહીં હોય બુદ્ધિ હશે તો હજી સંસારનો ઘટક ઘટક પછી હા ગુરુ શેખ બાવા રૂપે ગમે ઘટક માણસ જન્મ્યો અને મૃત્યુ પામ્યો ત્યાં સુધી બુદ્ધિની સહારે જીવ્યો છે અને આપણે જાણીએ છીએ એમ સુધીમાં ઘણા બુદ્ધિનો સહારો લઈને ઘણા નીકળી પણ ગયા છે મોક્ષ પામ્યા છે આપણે ઘણા જાણીએ છીએ એટલે માણસ જન્મ્યો ત્યાંથી બુદ્ધિ ના સારે જીવે છે આપણે એવું જાણીએ છીએ કે ઘણા ઘણા બુદ્ધિના સારે મોક્ષે ગયા છે બુદ્ધિના સારે મોક્ષે ગયા છે ઘણા એવું જાણીએ છીએ આપણે બુદ્ધિ મોક્ષે જવા ના બુદ્ધિ એ સહારે સુરત સ્ટેશન સુધી આવે સુરત સુરત સ્ટેશન છોડી દે તમને અમારે સુરત સુધી તો પહોંચવું પડે ને હા સુરત સુધી પહોંચવા માટે છે અને સુરત સુધી જવું હોય તો એ બધા ગુરુઓ છે એ ગુરુઓ કેવા હોય કે આગળ ચાલે આપણે પાસે ચાલીએ ત્રણ રસ્તા આવે એટલે ડિસિઝન એ લે કે ભાઈ આ ત્રણ માંથી આ રસ્તે ચાલો બધા એ આપડા એના ફોલોઅર્સ આપડે કહીએ દરેક પાસે પાસે ચાલીએ એ ફોલોઅર્સ છે એટલે ગુરુ કહેવાય guru and follower. એ નક્કી કરી ગુરુ આગળ ત્યાં કઈ રસ્તામાંથી આ રસ્તે ચાલો આપણને નક્કી થાય એની સમજણ ના પડે આપડે જોઈ જોઈએ એ આગળ માની માની કરજે માની સુધી સુરત સુધી જરૂર કરી હા તો સુરત થી આગળ જવું હોય ત્યારે વાપરી વાત સાઈ રાણી ને જેવું પાછી પાછી પાછી રાણી કેવાય આમ તો મોટી સુરત થી જાય પાછી આવે આમ તો મોટી રાણી કેવાય સુરત થી આવે જાય રાતે દસ વાગે હવે દસ વાગે પહોંચે ને મરચે ચાર વાગે પહોંચે એવું દિન હેવાનું આ બધા Thank you. જો સ્ત્રોત સુધી પહોંચાડે સ્ત્રોત બુદ્ધિ એટલે ક્યાં એટલે ક્યાં બુદ્ધિ જણા આપડે પૂછીએ ભાઈ તમારા બુદ્ધિ ખરા હું બધા તમારી બુદ્ધિ ચડતી છે બુદ્ધિ ના ઘોડા છે ને અને બુદ્ધિ પર ના હોય તો એને હરીફ કહેવાય એના હરીફ એના હરીફ તો ઉતર ને બુદ્ધિ પણ મને કહો વર્ણ થયા એટલે બુદ્ધિ વધારે ના હોય તો ભૂલ રહેવું આપડે જોઈએ સાહેબ આપણા બુદ્ધિ ખરી તક ના ભાઈ અમારી પાસે તો બે મને કે બહુ બુદ્ધિ હા સાહેબ મને બહુ ગમી વાત વાળી હવે એક બે કપ ચા મોકલજે મારા ચા વાત થઈ ખુશી કરી જતો પૂછ્યું થઈ ને કઈ વાત ભૂલી જાય ને વાત થઈ તમને કંદાસ લેવાની શક્તિ એટલે ખરી ડોક્ટર ભાઈ ના ડોક્ટર ગયા પૂછ્યું